હલો કોઈ જોઈન છે હલો પ્રણામ હા તીર્થ હા કોણ છે હિલક અચ્છા હિલક હા છે બીજું કોઈ પૂર્વી શ્રુતિ કોઈ જોઈન થયું છે હા તીર્થ બુક છે તારી પાસે પ્રવેશિકા ની હા જે હા તો વાત ચાલ આગળનું જે જે મનનો સ્વભાવ તૈયાથી જ ને હા જે જે સ્વભાવ અતિ ચંચળ હોવાથી પ્રભુ નું સ્મરણ જો થોડી વાર માટે પણ છૂટી જાય તો મન પ્રભુ માંથી હટી જઈ બીજે ભટકી જશે આથી શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરે છે અત સર્વાત્મા શશ્વદ ગોકુલેશ્વર પાદ્યો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિહિ એટલે મારું કે છે કે અગર આપણે આપણું મન એટલું ચંચળ છે કે આપણે થોડી વાર પણ આપણું ધ્યાન શ્રી ઠાકોરજી માંથી જતું રહે તો આપણું જે મન છે તે બીજે બીજે જગ્યાએ ભટકી જશે આથી શ્રી મહાપ્રભુજીએ ચતુર્શ્લોકી જે ગ્રંથ છે એમાં આજ્ઞા કરી છે કે અત સર્વાત્મા શશ્વત ગોકુલેશ્વર ભારતીયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ શું સમજાયું જે જે કે આપણે બીજે બીજે આપણે જયારે શ્રી ઠાકોરજીની સેવા કરતા હોઈએ ત્યારે બીજે ધ્યાન ના રાખવું જોઈએ બીજું એટલે આમાં એ વાત આવી કે જે શ્લોક આવ્યો ને કે અર્થાત સર્વાત્મના શશ્વત ભૂગોલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મેમતી એટલે કે મન ક્યારે પણ પ્રભુથી અલગ ન થાય એટલા માટે પ્રભુના સેવા સ્મરણ ક્યારે પણ છોડવા ન જોઈએ મન વચન કર્મથી હંમેશા પ્રભુનું સ્મરણ કરતા રહેવું જોઈએ મતલબ જે રીતે આગળમાં પેરેગ્રાફમાં એ વાત આવી ને કે આપણો સ્વભાવ મનનું એવું છે કે ઠાકોરજીનું સ્મરણ આપણે જો થોડી પણ વાર ન કરીએ તો આપણું મન ઠાકોરજીથી દૂર થઈ જાય એટલે કે જે રીતે આપણે સવારે ઠાકોરજીની સેવામાં હોઈએ પછી જે રીતે તું સ્કૂલ જતો હોય તો સ્કૂલ જાય તો એટલી વાર જો ઠાકોરજીનું સ્મરણ ન થાય તો પછી આપણને ઠાકોરજી યાદ પણ ના આવે પછી ઘરે પાછા આવીએ અને પાછા આવ્યા પછી ફરી ઠાકોરજીનો જો પાઠ વગેરે આપણે કરતા હોઈએ તો ફરી પાછું આપણને ઠાકોરજી વાપરવું જાગ્યા કરી કે આપણું મન ક્યારેક પ્રભુથી અલગ થઈ જાય તો આપણે ઠાકોરજીનું ધ્યાન જ ન રહે અને ઠાકોરજીને આપણે ભૂલી જઈએ એટલા માટે સારી વાત એ છે કે ઠાકોરજીનું સ્મરણ હંમેશા કરતા રહેવું જોઈએ અને હંમેશા ઠાકોરજીની સેવામાં રહેવું જોઈએ જેના કારણે આપણું મન ઠાકોરજીથી દૂર ન જાય સમજાયું જી જય હમ છે કઈ આમાં ન સમજાયું કઈ છે ના હા લે આગળ રમ સંબંધ લેતી વખતે દીક્ષાર્થી પોતાના પરિવારને પણ પ્રભુ સમર્પિત કરે છે આથી તેમ તે પોતાના ઘર ધન વગેરેનો વિનિયોગ ઉપયોગ ભગવત સેવામાં કરતો હોય છે તેમ પરિવારનું સમર્પણ પર ભગવત સેવામાં કરવું તેના માટે જરૂરી હોય છે રહી જાય છે એટલે ભ્રમ સંબંધ જે લેતી વખતે જે ભ્રમ સંબંધ લેતો હોય છે તે પોતાના પરિવારને પણ પ્રભુ સમર્પિત કરી દે છે જેમ કે આપણું જે ઘર ધન એ બધું હોય આપણે બધું બધું કોમનલી યુઝ થતા હોય એમ જે બ્રહ્મ સમાન નું જે દીક્ષા લેતો હોય એ પણ બધાને સમર્પણ કરી અને જો એ ના કરે એવું તો પછી એનું સમર્પણ પણ હતું એટલે આમાં એ વાત આવી કે જો એટલે જે રીતે પહેલા પણ મેં એ વાતને બતાવી હતી કે ઠાકોરજીની સેવા કરતા પહેલા બ્રહ્મ સંબંધ દીક્ષા લઈએ અને એના પછી આપણે ઠાકોરજીની સેવા શરૂ કરીએ બ્રહ્મ સંબંધ લેતી વખતે આપણે શું બોલીએ એની અંદર એ વાત આવી કે હું પોતાનું ઘર બધું ઠાકોરજીની સેવામાં સમર્પિત કરું છું અને એનું સમર્પણ ઠાકોરજીની સેવામાં જરૂરી છે એટલે કે આપણે જે રીતે મેં પહેલા સમર્પણના topic માં એ વાત મેં કીધું હતું કે આપણે ઠાકોરજીને બ્રહ્મસવન મંત્ર લેતી વખતે એમ બોલીએ કે મારું ઘર પરિવાર ધન સંપત્તિ આ બધું હવેથી તમારું છે અને હું તમારો સેવક છું તમે મારા સ્વામી છો તો હવે આ રીતે આપણે ઠાકોરજીની સન્મુખ બોલી તો ગયા પણ એ બોલ્યા પછી એ કરવું પણ જરૂરી છે તો એને કરવાનું કઈ રીતે તો એને અહીંયા બતાવ્યું કે આપણું ઘર આપણા પરિવાર ને આપણી ધન સંપત્તિ એ બધું ઠાકોરજીની સેવામાં આપણે યુઝ કરવું જોઈએ એટલે કે આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા ઠાકોરજીની સેવામાં સાથે જોડાય આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે આપણે આપણા પૈસાથી ઠાકોરજી માટે કંઈક લાવીએ એમની સેવામાં એનો ઉપયોગ કરીએ તો એનાથી આપણે ઠાકોરજીની સેવામાં એ વસ્તુનો ઉપયોગ કર્યો એને આપણે ત્યાં કહેવાય છે કે વિનિયોગ છે તો એ બધી જ વસ્તુઓ ઠાકોરજીની સેવામાં પ્રેક્ટિકલી યુઝ થવી જોઈએ તો જ આપણું બ્રહ્મ સંબંધ જે છે એ પૂરું ગણાય નહીં તો આપણે કેવલ બોલી ગયા અને કંઈ કર્યું નહીં તો એનાથી ઠાકોરજીનું એટલે જે આપણે બોલ્યા છીએ એ આપણે કર્યું નહીં એટલે આપણે જે કરેલું જે સમર્પણ છે એ ઇનકમ્પ્લીટ રહી જાય એટલે અધૂરું રહી જાય સાર્થક ન થયું કેમ કે જયારે બ્રહ્મસભન દીક્ષા લીધી ત્યારે આપણે ઠાકોરજી સન્મુખ આપણા ગુરુની સન્મુખ ઉભારીને બોલ્યા કે હવેથી આ બધું તમારું છે ને તમે મારા સ્વામી છો પણ એ આપણે બોલ્યા એવું આપણે કર્યું તો નહીં તેના કારણે આપણું જે સમર્પણ આપણી દીક્ષા એ બધું ઇનકમ્પ્લીટ રહી જાય એટલા માટે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આપણે જે બોલ્યા સમર્પણ કરતી વખતે કે આ દરેકે દરેક વસ્તુ તમારી છે તમે એના સ્વામી છો એ રીતે આપણે વર્તવું પણ જોઈએ અને એ એ બધી ચીજોનો ઉપયોગ ઠાકોરજીની સેવામાં કરવું જોઈએ તો આપણી દીક્ષા અને તો આપણું સમર્પણ જે છે એ કમ્પ્લીટ કહેવાય નહીં તો એ અધૂરું મારું ઘર ધન બધું તમારા એ શરને છે ત્યારે પછી આપણે એ વસ્તુ છે એ બધી પ્રેક્ટિકલ લેવી બી જોઈએ જેમ કે આપણું ઘર છે તે પ્રભુમાં સમર્પણ કરવાનું એવું બધું એટલે એ કરવું જોઈએ નહીતર તો આપણું ભ્રમ સંબંધ છે એ આપણે ખાલી બોલ્યું જ કહેવાય કર્યું તો ન કહેવાય એટલે અધૂરું રહે હમ આમાં તને ન સમજાયું કઈ છે હા તો વાત આગળ ક્યારેક એવું બની શકે છે કે પરિવારના બધા લોકોની ભગવત સેવામાં એક સરખી રુચિ ન હોય આવી સ્થિતિમાં શું કરવું તો તેમને બળજબરીથી પ્રભુની સેવામાં સામેલ કરવા આનો ઉકેલ સર્વ નિર્ણય બંધ સર્વ નિર્ણયની બંધ માં શ્રી મહાપ્રભુજી આ પ્રકારે કરે છે ભાર્યાદિર અનુકૂલેશ કાર્ય ભગવત उदासेन स्वयं कुर्यात् प्रतिकूले અર્થ પરિવારના જે સભ્યો સેવામાં ઉત્સાહપૂર્વક સામેલ થયા તેમના ઉપર પ્રભુની કૃપા જ કૃપા છે એમ સમજી તેમને સેવામાં સહયોગી બનાવવા જોઈએ જે લોકો પરંતુ પ્રભુ સેવામાં રુચિ ન ધરાવતા હોય તો ભગવદ ઈચ્છા એવી જ હશે એવું સમજી એમને સેવામાં સામેલ કરવાનો દુરાગ્રહ ન રાખવો જોઈએ જેટલી પણ થઈ શકે જાતે જ સેવા કરવી પરંતુ સેવામાં પ્રતિબંધ કરનારની સાથે રહેવું માર્ગી માટે જોખમી સાબિત થઈ શકે છે તે ભૂલવું જ જોઈએ એટલે આમાં એ વાત જોઈ કે પછી આપણે એવું શકીએ કે અગર બધા જ આપણે જે સભ્યો છે ઘરના તેમની બધી જે છે એટલે જે અંદર ઇન્ટરેસ્ટ છે બધો હોય તો શું કરવાનું મહાપ્રભુજી સર્વ નિર્ણયમાં કહે છે કે એટલે પછી એનો અર્થ એ થાય છે કે આપણે જે જે બી સભ્યો છે ઘરના તેમને જે વધારે ઇન્ટરેસ્ટ હોય તેમને એવું સમજવાનું કે તેમના પર વધારે ભગવાનની વધારે કૃપા છે અને જે જેમનું જે ઓછી ઇન્ટરેસ્ટ હોય તો પછી એમને સમજવાનું કે એમની ઓછી હશે એમ હમ તો પછી એવા લોકોને ઠાકોરજીની સેવામાં આપણે જોઈન કરવા જોઈએ કે ના કરવા જોઈએ જે જે જો થતા હોય તો કરવા દેવાના અને જો જબર ન થતા હોય તો આપણે જબરદસ્તી નહીં કરવાના એટલે એની અંદર એ વાત આવી કે જો ઘરના માં ઘણા બધા ભાઈ બહેન ભાભી બધા એટલા બધા લોકો ઘરમાં રહેતા હોય હવે બધા માટે જરૂરી નથી કે બધાને ઠાકોરજીની સેવામાં રુચિ હોય કે બધાને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા થતી હોય તો આ જાતની પરિસ્થિતિ હોય તો એમાં શું કરવું જોઈએ કે શું એમને ઠાકોરજીની સેવામાં જબરદસ્તી જોડવા જોઈએ જે રીતે તે કીધું કે નહીં કરવું જોઈએ એ જ વાત મહાપ્રભુજી આ શ્લોક ની અંદર બતાવે છે કે જો પત્ની વગેરે ઠાકોરજીની સેવામાં અનુકૂળ હોય એટલે કે એમને સામેથી એવી ઈચ્છા થતી હોય કે અમે ઠાકોરજીની સેવા કરીએ તો એમને ઠાકોરજીની સેવામાં જોડવા જોઈએ પછી જેની એવા હોય કે જે લોકોને સેવા કરવામાં ઈચ્છા નથી થતી એમને મજા નથી આવતી મન નથી લાગતું તો આપણે પોતે કરવું જોઈએ કોઈ પાસે જબરદસ્તી સેવા કરાવવી નહીં જોઈએ ને ત્રીજી કન્ડિશન એક એવી હોઈ શકે કે જેની અંદર સામેવાળા વ્યક્તિ આપણને પ્રોબ્લેમ્સ ઊભી કરતા હોય એ લોકો આપણને પણ ના પાડતા હોય કે તમારે પણ સેવા નથી કરવાની તો એવી પરિસ્થિતિમાં શું કરવું તો મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે એમને છોડી દેવું જોઈએ એટલે એવા લોકોની સાથે નહીં રહેવું જોઈએ અને બીજી જગ્યાએ જઈને પોતે સેવા કરવી જોઈએ તો એ વાતને મહાપ્રભુ અહીંયા બતાવી કે સેવાનું સબ્જેક્ટ એવું છે કે આખા ફેમિલીના બધા લોકો સાથે મળીને કરે ઠાકોરજીની સેવા તો પ્રેમથી થઈ શકે એકલા માણસને એની અંદર એટલું બધું ઇન્ટરેસ્ટ નહીં આવે અને એને જે ખુશી મળવી જોઈએ ઉત્સાહ વધવું જોઈએ એ એકલા સેવા કરતા નહીં વધે એટલે અહીંયા એ વાત મેં કીધી કે આખું ફેમિલીના બધા લોકો જો ઠાકોરજીની સેવા કરવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો એમને ઠાકોરજીની સેવામાં જોડવા જોઈએ ન ઇન્ટરેસ્ટેડ હોય તો ઠાકોરજીની સેવા પોતે કરવી જોઈએ કોઈ પાસે કરાવવી નહીં જોઈએ અને જો આપણને પણ ના પાડતા હોય આપણને પણ સેવા કરવામાં નડતા હોય તો પછી આપણે ઠાકોરજીની સેવા ઘરમાં નહીં કરીને કોઈ બીજી જગ્યાએ કરવી જોઈએ અથવા પોતાનું ઘરને એ લોકોને છોડી દેવા જોઈએ અથવા એ લોકોને કંઈ પણ ઉપાય કાઢવો જોઈએ પણ એ વાત છે કે આપણે પોતાનો ધર્મ જે છે એ છોડવું નહીં જોઈએ શું સમજાયું એટલે કે આપણે જો કોઈને ઈચ્છા ન હોય તો પછી આપણે જબરદસ્તી નહીં કરવાના અને જો કોઈને આપણે બહુ આપણે કરતા અહીંયાને કોઈ હેરાન કરે તો અહીંયા તો અહીંયા એ લોકોને ત્યાગ કરી દેવાના એટલે આપણે કોઈના માટે પોતાના ધર્મને છોડવાનું નહીં આપણે એમને એ વાત કહી દેવી જોઈએ કે તમારે અમારે નડવાનું નહીં અમે તમને ના નથી પાડતા તો તમે શું કરવા અમારી સાથે આડા થાવ છો એટલે કેટલીક જાતની ક્લેરિફિકેશન ફેમિલીની અંદર કરી દેવી જોઈએ કેમ કે જરૂરી નથી કે બધાને ઠાકોરજીની સેવામાં બધાનું મન લાગતું હોય એટલે એ વાતની એમાં પ્રભુજીએ બતાવી કે પોતાની ઈચ્છાથી જે રીતે જો ઘરમાં એક વ્યક્તિ જે રીતે પપ્પાએ બ્રહ્મ સંબંધ લીધેલું હોય અને પપ્પાએ ઠાકોરજીની સેવા ઘરમાં પધરાવી હોય તો એ સેવા કરતા હોય એ મુખ્ય સેવા કરતા છે કે જેણે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને ઠાકોરજીની સેવા પોતાના ઘરમાં પધરાવી છે હવે એના સિવાય બીજા ઘરમાં ફેમિલી મેમ્બર્સ છે જે એની સાથે રહે છે તો એમને પણ ઠાકોરજીની સેવામાં જોડવા જોઈએ પણ એમની ઈચ્છા ના હોય તો નહીં જોડવા જોઈએ ઈચ્છા હોય તો કરાવવું જોઈએ નહીં તો વ્યક્તિએ जो व्यक्ति ठाकुर जी व्यक्ति ठाकुर जी तू आ ठाकुर करव करे नहीं करव करे तो धर्म समझी कर्तव्य समझी ठाकुर जी सेवा करी जो प्रेम से करवी जो परिवार जोड़ता हो तो एमने जोड़वा जो ने जो न जोड़ता हो तो प्रेम थी ठाकुर जी सेवा करवी जो ये बात अहियाँ समझा

પાછી ઠાકોરજીની સેવા પધરાવી તો જો એમણે પધરાવી છે સેવા તો એમણે શું જોયું કે પોતે સેવા ઠાકોરજીની કરી શકે છે કે નહીં કરી શકે એ ઘરમાં ઠાકોરજીની સેવા એ પોતે તારા મમ્મી કરી શકશે કે નહીં કરી શકે એ વિચારીને એમણે ઠાકોરજીને ઘરમાં પધરાવ્યા હોય એટલે હવે ઠાકોરજી કોના માથે બિરાજે છે અહીંયા મમ્મીના માથે તારા માથે નથી બિરાજતા એટલે હવે તારી એ જાતની અનુકૂળતા નથી કે તું ઠાકોરજીની સેવા કરી શકે તો શું કરવાનું સન્ડે વગેરે કે જે દિવસે તને ટાઈમ હોય ત્યારે કરતો હોય તો આ કન્ડિશન એક અલગ છે તારી મમ્મીએ શું જોયું હોય કે હું સેવા કરી શકું છું કે નથી કરી શકતી તારે જયારે સેવા પધરાવવાનો વારો આવે તો તું ત્યારે પોતાની કન્ડિશન જુએ કે તું ઠાકોરજીની સેવા સમયસર કરી શકે કે નહીં કરી શકે અત્યારે તારા માટે સેવા કરવી પોસિબલ જ નથી તો એના માટે આપણે વેટ કરવું જોઈએ કે જે દિવસે આપણે ફ્રી થઈ જઈએ અને ઠાકોરજીની સેવા કરી શકીએ જય જય શું સમજાયું જે જે કે અગર જો આપણે ન કરી શકતા હોય તો પછી એમ બે અત્યારે મારા માથે સેવા નથી પધરાતી તો પછી આપણે જ્યારે મારા માથે પધરાતી ત્યારે મારી અનુકૂળતા વિચારીને હું સેવા પધરારી છે અને જીજે બસ સરસ લે આગળ જીજે છે હમ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે પ્રભુના સેવા ગુણગાનમય જીવન જીવનારને સંપ્રદાય બાબત કોઈ વાત જાણવાની ઈચ્છા થાય અથવા તો સંપ્રદાયના સિદ્ધાંતોના વિચારે કોઈ સંશય થાય તો તેને પોતાની જિજ્ઞાસા કે શંકા નું સમાધાન કેવી રીતે મેળવવું જોઈએ એને અને તેને જે કઈ પણ માર્ગદર્શન પ્રાપ્ત થાય તેની સત્યતા અસત્યતા અસત્યતાને તે કેવી રીતે જાણી શકે એટલે જે પુષ્ટિ માર્ગ ના સિદ્ધાંતો પ્રમાણે એટલે જો કોઈને સંપ્રદાય જે મને બહુ ખબર ના પડી આમાં લજામાં પહેલા એ વાત કીધી કે પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે પ્રભુના સેવા ગુણગાનમય જીવન જીવનારને સંપ્રદાય બાબત કોઈ વાત જાણવાની ઈચ્છા થાય અથવા તો સંપ્રદાયના સિદ્ધાંતોના વિષયમાં ક્યારે કોઈ સંશય થાય તો તેને પોતાની જિજ્ઞાસા કે શંકાનું સમાધાન કેવી રીતે મેળવવું જોઈએ એટલે આમાં એ વાત આવી કે કોઈ વ્યક્તિને એવી ઈચ્છા થાય કે હું પુષ્ટિ માર્ગમાં દીક્ષા લઉં અને મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરું તો એની એવી ઈચ્છા તો થઈ ચલો હવે ફોર એક્ઝામ્પલ તને લઉં તને પણ એવી ઈચ્છા થઈ કે હું મહાપ્રભુજીનો સેવક થાઉં હું પણ ઠાકોરજીની સેવા કરું પણ હવે આમાં તને કંઈ નહીં સમજાય તને કોઈ ડાઉટ હોય તો તું કોને પૂછીશ તો આ જાતની કોઈને કોઈ શંકા થાય કે ચલો હવે અત્યારે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ કે આ કરાય કે ન કરાય આ સાચું કહેવાય કે ખોટું કહેવાય તો આ બધા વિષયમાં આપણને શંકા થાય કે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ તો એનું સમાધાન કોણ કરે એના આન્સર આપણને કોણ આપ કોણ આપે આપણને રસ્તો કોણ દેખાડે તો એના માટે અહીંયા કહે છે કે આપણે કંઈ પણ કરતા હોઈએ હવે આપણને જરૂરી નથી ને કે બધી વાત ખબર હોય કોઈ વ્યક્તિ નવો નવો આવ્યો હોય તો એને થોડી ખબર હોય કે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ તો એને પોતાના ડાઉટ કોની પાસે ક્લિયર કરવાના એને કોને પૂછવાનું કે આ કામ કરાય કે ન કરાય આ આવું પુષ્ટિ માર્ગમાં થઈ શકે કે ન થઈ શકે સાચું કહેવાય કે ખોટું કહેવાય પાસેથી મેળવે તો એ વાત નહીં બતાવી કે એટલા માટે ગુરુ જે છે એની આવશ્યકતા હોય છે એક ગુરુ હોય એ આપણને ગાઈડન્સ આપે આપણને સમજાવે આપણને કંઈ ન સમજાય તો આપણે એમને પૂછી શકીએ કોઈ જાતના ક્લેરિફિકેશન જોઈતા હોય આપણા ડાઉટ્સ હોય તો એ ગુરુ ક્લિયર કરી આપે એટલા માટે સંપ્રદાયની અંદર કોઈક એક એવા ગુરુની જરૂરિયાત આપણને હોય કે જેની પાસે જઈને આપણે આપણા ડાઉટ્સને ક્લિયર કરી શકીએ એ વાતને અહીંયા બતાવી હવે એ આગળનો જે ટોપિક છે એના પછીનો ઉપદેશનો એની અંદર આવા હવે સમજાવો સમજાયું તીર્થ બીજે જ શું સમજાયું જે જે કે કોઈ નવું આવ્યું હોય પુષ્ટિ માર્ગ અરે તે નવું આવ્યું હોય અને તેને લેવું હોય એટલે મહાપ્રભુજીના સેવક થવું હોય તો પછી તેને કોઈ એમાંથી કોઈ ડાઉટ હોય કે આમાં શું કરવાનું તો પછી એ કોની પાસે શીખશે એ વાત તો પછી એની માટે ગુરુ જોઈશે હા હવે તીર્થ ને હિલક સિવાય કોઈ જોઈન થયું છે ક્લાસમાં શ્રુતિ થઈ છે જોઈન આજે ઠીક છે ચાલ હા હિલક તને વાંચતા આવડે છે પુસ્તક છે તારી પાસે જે છે મને ગુજરાતી લખતા નહીં આવડતું અચ્છા સારું ચલ તું એમ કે કે અત્યારે જે તીર્થે વાંચ્યું એમાં તને શું સમજાયું હિલક તારી અવાજ કપાય છે

હોય તો જરા બીજી જગ્યાએ જઈને મેં સાંભળ તો તારી અવાજ અહીંયા આવે હા ઠીક છે પીર તને કઈ ના સમજાવે તો પૂછ નહીં તો લે આગળ આગળનો ટોપિક વાંચ જી જે હા ઉપદેશ ભણતી વખતે વિદ્યાર્થીને ક્યારેક કોઈ વાત સમજમાં ન આવે તો પોતાના શિક્ષકને પૂછતો હોય છે શિક્ષક જો ઉપલબ્ધ ન હોય તો તે પોતાનાથી વધુ હોશિયાર સહપાઠી કે બીજા ભણેલ ગણેલ પાસેથી માર્ગદર્શન મેળવતો હોય છે કોઈક વખતે એવું પણ બને કે પોતાની સમસ્યાનું સમાધાન વિદ્યાર્થીને શિક્ષક અથવા હોશિયાર સહપાઠી પાસે થી પણ ન મળે આવી સ્થિતિમાં શું કરવું શું કરી શકાય આ સ્થિતિ માં તો વિદ્યાર્થી ને પોતાના અભ્યાસ માં પુસ્તકો માંથી જાતે જ જવાબ શોધવાનો પ્રયાસ કરવો જરૂરી બને છે આ જ પ્રમાણે પુષ્ટિમાં પુષ્ટિ ભક્તિ માર્ગીએ પણ સંપ્રદાયના સિદ્ધાંતોના વિષયમાં કોઈ જિજ્ઞાસા શંકા થાય ત્યારે તેણે તેનું સમાધાન પ્રથમ તો પોતાના ગુરુ પાસેથી મેળવવું જોઈએ નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી છે સેવા કૃતિ ગુરુર આજ્ઞા સેવા કેવી રીતે કરવી એનું જ્ઞાન આરંભે આપણને નથી હોતું તેથી શરૂઆતમાં ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી જોઈએ એટલે આમાંથી એ વાત સમજ પડી કે અગર જો આપણને કોઈ ડાઉટ હોય કોઈ વિદ્યાર્થીને ડાઉટ હોય કે આમાં શું આવે તો પછી પહેલા તો તે શિક્ષક ને કે છે શિક્ષક ને પૂછે અને જો શિક્ષક બી ન હોય તો જે જે ક્લેવર સ્ટુડન્ટ હોય એટલે જે એ હોય તો પછી એને પૂછે છે અને પછી જો એ પણ એ માંથી કોઈ બી ના આન્સર આપી શકે તો પછી તેને પછી જે ટેક્સ્ટબુક માંથી જાતે જ કરવું એનો આન્સર શોધવો પડે છે એવી રીતે પુષ્ટિ ભક્તિ માર્ગ માં માર્ગમાં સંપ્રદાયના સિદ્ધાંતો વિશેમાં કોઈ જિજ્ઞાસા હોય તો પછી તેને ગુરુ પાસેથી શીખવવું જોઈએ તેથી નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા કૃતિર ગુરુર આજ્ઞા એટલે જ્યારે સેવામાં સ્ટાર્ટિંગમાં તો ના આવડતી હોય ત્યારે ગુરુ પાસેથી જ શીખવી પડે પછી ગુરુ પાસેથી જ શીખવી પડે હમ અંદર એ વાતને કીધી કે જે રીતે આગળના આપણે પેરેગ્રાફની અંદર જોયું કે આપણને કોઈ વાત સમજમાં ના આવે તો આપણે કોને પૂછીએ આપણા ટીચરને પૂછીએ કોઈ સ્ટુડન્ટ હોય ક્લાસમાં ભણતો હોય ટીચર ટોપિક ભણાવે એમાં એને કંઈ નહીં સમજાય તો કોને પૂછે પોતાના ટીચરને પૂછે હવે ક્યારેક એવું હોય કે ટીચર જ અવેલેબલ ના હોય તો એ શું કરે તો પછી પોતાના કરતા કોઈ ક્લેવર સ્ટુડન્ટ હોય જે રીતે કીધું ક્લાસમાં હોય હોશિયાર વિદ્યાર્થી એને પૂછે કે ભાઈ મને આ નથી સમજાતું કોઈ એવું પણ ન મળે તો શું કરે હવે જરૂરી છે એને જવાબ મળવું તો તો એ શું કરે પોતાની ટેક્સ્ટ બુક ખોલે પોતાની બુક્સ ખોલે અને આન્સર ગોતવાની કોશિશ કરે એ જ વાત અહીંયા બતાવી કે પુષ્ટિમાર્ગની અંદર આવ્યા પછી પણ આપણને મહાપ્રભુજીના સિદ્ધાંત સંબંધી કે સેવાની અંદર શું કરવું શું ન કરવું શું સાચું શું ખોટું એ સંબંધી કોઈ વાત ખબર ન પડતી હોય આપણને કોઈ જાતના ડાઉટ થતા હોય તો આપણે કોને પૂછીએ તો ફર્સ્ટ ઓપ્શન તો એ છે કે જેની પાસેથી આપણે દીક્ષા લીધી છે એની રિસ્પોન્સિબિલિટી છે કે પોતાના જે શિષ્ય છે એને એને પુષ્ટિમાં સિદ્ધાંત વગેરે બધું ભણાવવું જોઈએ હવે ગુરુ નથી એવા નથી સમજાવતા બોલવા નથી માંગતા તો શું કરવાનું તો શિષ્ય શું કરે કે બીજા કોઈ વૈષ્ણવો હોય કે જે બહુ સમયથી પુષ્ટિમાર્ગની અંદર હોય ઘણા ટાઈમથી ઠાકોરજીની સેવા કરતા હોય તો એમને પૂછે પોતાના કરતા તો સિનિયર કહેવાય ને એમને પૂછે કે ભાઈ આ કન્ડિશન ની અંદર શું કરવું જોઈએ આ ખોટું છે કે આ સાચું છે પોતાનો ડાઉટ એની પાસે ક્લિયર કરે હવે એવું પણ કોઈ નથી મળતું તો શું કરવાનું તો જે રીતે સ્ટુડન્ટ શું પ્રેફર કરે એ રીતે આપણે પણ મહાપ્રભુજી છે ગોપીનાથજી ગોસાઈજી આ બધાના ગ્રંથો આપણી પાસે છે જે રીતે અત્યારે આપણે પ્રવેશિકા વાંચીએ છીએ ષોડશ ગ્રંથ છે મહાપ્રભુજીના બીજા પણ કેટલા બધા ગ્રંથો છે એ બધા આપણી પાસે છે આપણે એ આપણી ટેક્સ્ટબુક છે જેની અંદરથી આપણે એ આન્સર ગોતી શકીએ છીએ આપણે પોતાના ને ક્લિયર કરી શકીએ છીએ તો એ વાતને અહીંયા બતાવી કે આપણે પોતાના કાંઈ આપણને નથી સમજાતું તો પછી આપણે બીજી રીતે આન્સર ગોતવાની કોશિશ કરવી જોઈએ તો ઉપદેશ એ વિષય છે કે મહાપ્રભુજી ગોપીનાથજી ગોસાઈજી આપણા બધા જે પૂર્વ પહેલા આચાર્ય થયા એમણે આપણે આપણા જ માટે આટલા બધા ગ્રંથો લખ્યા છે મહાપ્રભુજીના કેટલા બધા ગ્રંથો છે ષોડશ ગ્રંથ છે તત્વાદીપ નિબંધ છે અણુભાષ્ય છે સુબોધની છે ગોસાઈજીના ગોપીનાથજીના બધા કેટલા બધા આચાર્યોના એટલા બધા ગ્રંથો આપણી પાસે છે આપણી ટેક્સ્ટ બુક છે એની અંદર બધા જ આન્સર લખેલા છે તો એ વાતને એ સમજવી જોઈએ કે આપણને એમાંથી કઈ નથી સમજાતું તો આપણે એમાંથી પોતાના ડાઉટ ક્લિયર કરવાની કોશિશ કરવી જોઈએ એ વાત અહીંયા બતાવી કે ઉપદેશ ગ્રંથો આપણા માટે લખાયા છે મહાપ્રભુજી ગોસાઈજી ગોપીનાથજી આચાર્યોએ આપણા માટે આ બધું ગ્રંથ સાહિત્ય લખ્યું છે તો એનો યુઝ આપણે કરવો જોઈએ એમાંથી આપણે આપણા ડાઉટ ક્લિયર કરવાની કોશિશ કરવી જોઈએ જો કોઈ ગુરુ અથવા કોઈ સારા વૈષ્ણવ આપણને નથી મળતા તો તે વાત નહીં બતાવી મહાપ્રભુજી પણ જે રીતે નવરત્ન ગ્રંથની અંદર આજ્ઞા કરી રહ્યા છે એટલે કે સેવા છે એ ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ ગુરુ એટલે જે રીતે મેં તમને પહેલા કીધું કે આપણે શરૂઆતમાં સેવાની અંદર આવ્યા હોઈએ અથવા પુષ્ટિ માર્ગમાં આવ્યા હોઈએ તો આપણને ખબર ન હોય કે શું કરવું શું નહીં કરવું તો આપણે શું કરવું જોઈએ એવા વ્યક્તિએ મહાપ્રભુજીના ગ્રંથોને ભણવા જોઈએ મહાપ્રભુજી આપણા બધાના ગુરુ છે એમની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ એમની ગાઈડલાઈન્સ પ્રમાણે ઠાકોરજીની સેવા કરવી આપણે જોઈએ જેનાથી આપણે કોઈ મિસ્ટેક્સ ન કરીએ અને આપણાથી કંઈ ભૂલ ન થાય આપણાથી કોઈ અપરાધ ન થઈ જાય એટલે સેવા કૃત્ય ગુરુ આજ્ઞા એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ આપણને જેમણે દીક્ષા આપી છે શરણ દીક્ષા બ્રહ્મસબંધ દીક્ષા એ પણ આપણા ગુરુ છે એમની પાસેથી પણ આપણે માર્ગના સિદ્ધાંત વગેરે જાણવાની કોશિશ કરવી જોઈએ આજકાલના ટાઈમમાં જે રીતે ગોસ્વામી બાળકોનું થયું છે કે લોકો ગ્રંથ ભણાવવા માંગતા નથી ગ્રંથ બોલવા માંગતા નથી એવી પરિસ્થિતિની અંદર મહાપ્રભુજી આપણા ગુરુ છે એમના ગ્રંથો આપણી પાસે છે એમના ગ્રંથો વાંચીને એમના ગ્રંથો સમજીને એમાંથી આપણે પોતાના જવાબ લેવાની કોશિશ કરવી જોઈએ ગ્રંથોને સમજવું જોઈએ એ વાત મેં અહીંયા બતાવી સમજાયું તેજ હા જય શું સમજાયું જે જે કે અગર જો આપણે પુષ્ટિ માર્ગીય હોય અને આપણે સેવામાં કઈ ન સમજ પડે તો પછી આપણા જે ગુરુ હોય તેમને પૂછવાનું અને જો ગુરુ ન કહેતા હોય એટલે જો ન ઉપયોગ અને જો ન કહેતા હોય તો પછી આપણે પોતાના જે સિનિયર વૈષ્ણવ એટલે જે બહુ ઘણા વર્ષોથી વૈષ્ણવ હોઈએ તેમને પૂછવાનું અને જો તે પણ ન હોય તો પછી શ્રી મહાપ્રભુજીએ બહુ બધા ગ્રંથો સત્યા છે એમાંથી રિફર કરવાનું એમાં તો મળી જ જાય હમ એ બધું મહાપ્રભુજી કોના માટે લખ્યું છે જે આપણા જ માટે લખ્યું છે આપણા જ માટે મહાપ્રભુજી એટલો બધો પરિશ્રમ કર્યો છે જે તમે લોકો તો ચોર્યાસી વૈષ્ણવ ની વાર્તાઓ વાંચો છો તો તમને ખબર છે એની અંદર એ આવ્યું હતું ને કે મહાપ્રભુજીએ ત્રણ વખત પૃથ્વી પરિક્રમા કરી એટલે કે જગન્નાથપુરી થી લઈને રામેશ્વરમ દ્વારકા અને બદ્રીનાથ ત્યાં સુધી એટલે નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ ચારે ચાર direction ની અંદર બધા સ્થાનમાં મહાપ્રભુજી ચાલી ચાલીને પધાર્યા એ તો time એવું હતું કે જે time ની અંદર કોઈ vehicle નતા આજે જે રીતે આપણી પાસે travel કરવા માટે train છે aeroplane છે car છે સ્કૂટર છે બધું જ છે તો એ time ની અંદર તો એ પણ નતું એવા time ની અંદર મહાપ્રભુજીએ આપણા માટે એટલું બધું પરિશ્રમ લીધું કે દૈવી જીવો એમને ઠાકોરજીની સેવામાં જોડીએ એમને પુષ્ટિ માર્ગનો રસ્તો બતાડીએ તો મહાપ્રભુજી આટલું બધું પરિશ્રમ આપણા માટે કર્યું છે કે જેનાથી આપણને કોઈ મુશ્કેલ ન પડે આપણને ક્યારે કન્ફ્યુઝન ન થાય આપણને કોઈ જાતની પ્રોબ્લેમ ના આવે આપણે પોતાની રીતે એટલા સેલ્ફ સ્ટેન્ડ હોઈએ કે આપણને બધા જવાબ આપણને પોતે મળી જાય તે એ ત્રણ પૃથ્વી પરિક્રમા દરમિયાન મહાપ્રભુજી આટલું બધું ગ્રંથ સાહિત્ય લખ્યું એટલે આજકાલ તો આપણની પાસે બોલપેન પેજ નોટબુક જોઈએ એટલું બધું મળી જાય તો ટાઈમ એવું હતું કે જ્યારે પેજ પણ મળતા નતા લખવા માટે બોલપેન તો હતી નહીં મોરપંખથી શાહીમાં નાખી નાખીને સમયમાં લખતા હતા આપણે પ્રિન્ટ કરાવી શકીએ ઝેરોક્સ કોપી કરાવી શકીએ એવું પણ ટાઈમ નહોતું મહાપ્રભુજી સ્વયં પોતાના શ્રેયસ્થથી આટલા બધા ગ્રંથોને લખ્યા પોતાના શિષ્યોને ભણાવ્યા તો આટલું બધું પરિશ્રમ મહાપ્રભુજી આપણા માટે લીધું છે કે આપણને આગળ જઈને ગ્રંથો અવેલેબલ થઈ શકે આપણને કોઈ જવાબ આપવા વાળું ન હોય તો આપણે પોતે ગ્રંથ વાંચીને આપણે પુષ્ટિ માર્ગને સમજી શકીએ આપણે માર્ગમાં આવી શકીએ આપણે ઠાકોરજીની પ્રાપ્તિ કરી શકીએ તો મહાપ્રભુજી આટલું બધું પરિશ્રમ આપણા માટે કર્યું છે તો એને સાર્થક કરવું જોઈએ મહાપ્રભુજીના ગ્રંથોને ભણવા જોઈએ એ વાત જાણવાની કોશિશ કરવી જોઈએ કે મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે મહાપ્રભુજી કઈ વાત સમજાવવા માંગે છે પુષ્ટિ માર્ગમાં શું સાચું છે શું ખોટું છે આ બધી વાતને મહાપ્રભુ જે પોતાના ગ્રંથો દ્વારા સમજાવી છે ચોર્યાસી વૈષ્ણવ ની વાર્તાઓમાં કેટલી બધી જગ્યાએ આવે છે કે બોલા મિશ્ર ન સમજાયો તો કૃષ્ણાશ્રય ગ્રંથ લખીને એમને આપ્યો રાણા વ્યાસ ની વાર્તા આવી એમાં એમને ન સમજાયું તો ચતુશ્લોકી ગ્રંથ એમને લખીને આપ્યો નારાયણદાસ કાયસ્થ મહાપ્રભુજીના સેવક હતા એમને એક વાત સમજમાં ના આવી તો બાલબોધ એમને સમજાવ્યું તો ચોર્યાસી વૈષ્ણવ એટલા બધા મહાપ્રભુના સેવકો થયા બધાને જ્યાં જ્યાં ડાઉટ હતા ત્યાં ત્યાં મહાપ્રભુ જે ગ્રંથો લખી લખીને એમને ગ્રંથો ભણાવી ભણાવીને એમના ડાઉટને ક્લિયર કર્યા છે તો એ વાત મેં અહીંયા સમજાવી કે મહાપ્રભુજી આટલા બધા ગ્રંથો લખ્યા છે ગોસાઈજી ગોપીનાથજી પુરુષોત્તમજી બીજા એટલા બધા આચાર્યો આપણા માટે ગ્રંથો લખી રહ્યા છે આપણા માટે એટલો બધો પરિશ્રમ લઈ રહ્યા છે આપણે એમને સમજવાની કોશિશ કરવી જોઈએ ગ્રંથોના અર્થને સમજવું જોઈએ એ વાતને આ ટોપિક ની અંદર બતાવે સમજાયું તીર્થ તને શું સમજાયું જે જે કે શ્રી મહાપ્રભુ જે આટલો બધો કષ્ટ કરે છે એમને ત્રણ વાર આખી પૃથ્વી એટલે પૃથ્વી પરિક્રમા કરી છે તો પછી આપણે આપણે બી એમનો એટલે આપણે આપણે બી એમને એક એટલે આપણું એમની બુક્સ વાંચવાની ને એવું બધું તો જ આપણને ખબર પડે ને કે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ કોઈ વ્યક્તિ આપણને કંઈ કહી દે તો એના ઉપર આપણને કેવી રીતે વિશ્વાસ કરીએ કે એને સાચું જ કીધું છે આજે જે રીતે થાય છે કે પુષ્ટિ માર્ગીએ વડોદરામાં તે હવેલી જોઈ હશે ને જોઈ છે કોઈ આજે જે કઈ જોઈ છે જે જે એક એક પેલી છે અલકાપુરી અગાડે છે એક તો અહીંયા જોઈ છે હા ફ્રાઈડ સેલેડ એ જે હોય તો એ બધી જગ્યા એ લોકો કઈ રીતે ચલાવે છે કે આ મહાપ્રભુજીના વંશજ છીએ અમે આ પુષ્ટિમાર્ગીય સ્થાન છે પણ એ લોકો કરે છે શું મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ કરે છે મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે કે પોતે પોતાના ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરવી જોઈએ પોતાના પૈસાથી પોતાના પરિવાર સાથે કરવી જોઈએ અને પોતાના જ શરીરથી કરવી જોઈએ કોઈ નોકરને આપણે પગાર દઈને સેવા કરાવવી ન જોઈએ કોઈ પાસેથી પૈસા લઈને સેવા ન કરાવવી જોઈએ અને કોઈને પૈસા આપીને સેવા કરવી ન જોઈએ આ તો મહાપ્રભુજીનો સિદ્ધાંત છે પણ આ હવેલીની અંદર થાય છે શું ઉલટું થાય એ લોકો ગામ પાસેથી પૈસા માગે કે અમારા ઠાકોરજીના છપ્પન ભોગ માટે તમે પૈસા આપો તો આ શું છે લોકો એમને શું સમજે છે કે આ તો અમારા ગુરુ છે આ તો મહાપ્રભુજીના વંશજ છે પણ એ લોકો જે કામ કરી રહ્યા છે એ તો મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે ને તો એ વાતને આપણે અહીંયા સમજવી જોઈએ કે જ્યાં સુધી આપણે મહાપ્રભુજીના ગ્રંથોને ન ભણીએ અત્યાર સુધી જે લોકો ત્યાં હવેલીઓની અંદર ફરે છે ત્યાં સુધી એ લોકોને ખબર જ નથી કે મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે અમે લોકો જે કરી રહ્યા છીએ એ રાઈટ છે કે રોંગ છે એમને તો ખબર જ નથી પણ પોતાના ગુરુ સમજીને એ લોકો આ બધું કામ કરે છે શું કામ કેમ કે એમણે મહાપ્રભુજીના ગ્રંથો ભણ્યા નથી મહાપ્રભુજીના ગ્રંથોને ક્યારે વાંચ્યા નથી મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે જાણવાની એમણે ક્યારે કોશિશ કરી નથી તો એ વાતને અહીંયા બતાવવામાં આવી છે કે મહાપ્રભુજીના મૂળ ગ્રંથો ગોસાઈજી ગોપીનાથજી આ આપણા આચાર્ય છે આપણા ગુરુ છે જેમણે પુષ્ટિમાર્ગની સ્થાપના કરી તો એ શું આજ્ઞા કરી રહ્યા છે એ પોતાના ગ્રંથોમાં શું બતાવે છે એને આપણે ચેક કરવું જોઈએ બાકી કોઈ એક માણસ કંઈક કે અને આપણે એ રીતે કરવા લાગી જઈએ તો એ તો ખોટું હોય તો એનાથી તો કેટલું ખોટું ફળ રિઝલ્ટ કેવું ખોટું રિઝલ્ટ આપણને મળે ઠાકોરજીની પ્રાપ્તિ આનાથી ન થાય પણ કંઈક ઊંધું રિઝલ્ટ આપણને મળે એ વાત નહીં બતાવી કે મહાપ્રભુજીના ગ્રંથોને મહાપ્રભુજીની આજ્ઞાને આપણે જાણવી જોઈએ સમજવી જોઈએ તો જ આપણને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની સમજ આવે બાકી તો કોઈ કંઈક આપણને કે અને આપણે એ રીતે કરવા લાગી જઈએ તો એ રીતે આપણે માર્ગની અંદર આવીને કરવું ન જોઈએ કેમ કે એનાથી આપણને ઠાકોરજીની પ્રાપ્તિ નથી થતી પણ કંઈક ઊંધું રિઝલ્ટ આપણને મળે છે એટલે નરકમાં જ જવું પડે ઠાકોરજીની પ્રાપ્તિ તો ન જ થાય તો એટલા માટે મહાપ્રભુજીના ઉપદેશ મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીની આજ્ઞા જાણવી સમજવી જરૂરી છે એમના ગ્રંથોને ભણવું જરૂરી છે એ ગ્રંથોને ભણ્યા વિના માર્ગની અંદર આપણે કંઈ કરી શકીએ નહીં એ વાત મેં અહીંયા બતાવી જેજે મનામાં એક પ્રશ્ન છે બોલ જેજે કે આ બધા જે શ્રી મહાપ્રભુજીની પુસ્તકો ને એ બધું જે આપતા હોય તે બધા જો ખોટું લખે તો પછી આપણને શી ખબર પડે કે આ સાચું છે કે શ્રી મહાપ્રભુજીએ લખેલું છે કોઈને ખબર હોય એ બધું તો પછી એમની જોડે વેરીફાઈ કરવું જોઈએ કે આવું બધું બરાબર જ છે ને હમ એટલે મહાપ્રભુના જો મૂળ વચન તો બધા સંસ્કૃતમાં છે આપણે લોકોને કોઈને આજકાલ હવે સંસ્કૃત આવડતી નથી તો એ ભાષાને શીખવી જોઈએ ભાષાને સમજવી જોઈએ કે જેનાથી કોઈ આપણને મિસગાઈડ ન કરી જાય અને આપણે કંઈક ઊંધું સમજી ન લઈએ તો એક ઓપ્શન છે બીજું તો કઈ થઈ ના શકે આની અંદર શું લાગે છે તને જે થઈ શકે છે એ થઈ શકે ને હા બસ એ તો વાત છે છે બીજો કઈ ડાઉટ છે આમાં હા જે જે હા તો લે જાણકાર હોય અને જેમનું આચરણ માર્ગ વિરુદ્ધ ન હોય એવા અન્યુયાયી પાસેથી સિદ્ધાંતની સમજ મેળવવી પણ માર્ગ વિપરીત આચરણ કરનાર ગુરુ કે શિષ્ય કોઈની પણ પાસેથી ક્યારે પણ સલાહ ન લેવી સંભવ છે કે તે સ્વાર્થવશ સલાહ લેવા આવનાર આવનારને પણ માર્ગ ભ્રષ્ટ કરી દે આથી જ્યારે માર્ગદર્શન આપનાર કોઈ સુયોગ્ય વ્યક્તિ ન મળે ત્યારે જાતે જ શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી આદિ માર્ગ પ્રવર્તક આચાર્યો તેમજ શ્રી ગોકુલનાથજી શ્રી હરિરાયજી શ્રી પુરુષોત્તમજી આદિ પરવર્તી આચાર્યોના ગ્રંથો તેમજ વ્યાખ્યાઓને સમજીને પોતાના સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે પછી આમાંથી એવું સમજ પડી કે જો કોઈ ગુરુ અને કોઈ ઉપલબ્ધ ન હોય તો પછી તો પછી આપણે જાતે જ આપણે બીજા બધા કોઈ ગુરુને નહીં જવાનું આપણે જાતે જ કરી દેવાનું કારણ કે બીજા ગુરુ એવું પણ કરી તેમના સ્વાર્થ માટે બી ઊંધું થતું સમજાવી દેતો એટલે આપણે જાતે જ જે બધા મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈ જે બધા જે બધા આચાર્યો છે તેમનાથી જ બધું આપણો જે સમસ્યાનો ઉકેલ શોધી લેવાનો મતલબ આમાં એ વાત બતાવી કે આપણને ગુરુ પણ ચેક કરીને પસંદ કરવા જોઈએ કેમ કે તમે માર્ગમાં આવ્યા છો એ બધું તમારું એનાથી જ થવાનું છે તો એ ટાઈમ એવા સમયમાં આપણે શું કરવું જોઈએ ગુરુ ઉપર વિશ્વાસ કેવી રીતે મૂકવાનો એ સાચું જ છે કે ખોટું કહે છે કેમ કે જે રીતે તમે એક્ઝામ્પલ આપ્યું કે સેલ્ફિશ થઈને એ લોકોને તો પોતાને પૈસા લોકો પાસેથી લે કે મને પૈસા આપો મારી ઠાકોરજીની સેવા માટે પૈસા આપો પણ એ પૈસા ઠાકોરજીની સેવામાં તો યુઝ થાય જ નહીં એ લોકો પોતે એ પૈસાને યુઝ કરીને એનાથી મોજ શોખ કરતા હોય તો એ વાત નહીં આ બતાવે એટલે કોઈ ગુરુ કોઈ શિષ્ય વૈષ્ણવ આપણે સમજ ગાઈડ કરશે સારા છે આપણા કરતા મોટા છે એમને વધારે ખબર હોય આપણને સમજાવશે પણ એકચ્યુઅલી થતું ઊંધું હોય અને એ લોકો સેલ્ફિશ થઈને સ્વાર્થી થઈને પોતાના લાભ માટે આપણને કંઈક ઊંધું જ બતાવી દે તો એનાથી આપણે ફસાઈ શકીએ એનાથી આપણને ફલ ન મળે ઠાકોરજી ન મળે આપણે માર્ગમાં આવ્યા પણ માર્ગમાં શું કરવું શું ન કરવું એની આપણને ખબર ન પડે એટલે એ બધા ઉપાયોને છોડીને મહાપ્રભુજી છે ગુસાઈજી છે ગોપીનાથજી છે આ આપણા આચાર્યોને પોતાના ગુરુ માનીને એમની પાસેથી એમના મૂળ ગ્રંથોને વાંચીને આપણે કંઈ સમજવાની કોશિશ કરવી જોઈએ આવા ગુરુ શિષ્યો એમની ઉપર આપણે વિશ્વાસ નહીં કરવો જોઈએ કેમ કે એમનો કઈ ચાન્સ નથી કે એ નક્કી ન કહેવાય કે લોકો આપણને સાચી સલાહ આપશે કે ખોટી સલાહ આપશે એટલે આપણે એવા પ્રમાણિત વચનોને પસંદ કરવા જોઈએ મહાપ્રભુજી ગોસાઈજી ગોપીનાથજી આ ત્રણ છે એના પછી પણ જે રીતે બીજા નામ આપ્યા છે ગોકુલનાથજી છે હરિરાયજી છે પુરુષોત્તમજી છે આ બધા આપણા આચાર્યો થયા કે જેમણે પુષ્ટિમાર્ગના માટે ઘણું વાંચીને એમાંથી આપણે સાચી સમજ મેળવવી જોઈએ કે જેનાથી આપણે કોઈ પણ રીતે મિસગાઈડ ન થઈએ એ વાત અહીંયા સમજાવી લે આગળ વિજય મારામાં આમાં એક પ્રશ્ન છે આપણને તો કઈ ખબર ના પડે એટલે આપણે જે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં આયા હોય પુષ્ટિ માર્ગમાં અને આપણે આપણા જે ગુરુ હોય એ બધું ઊંધું થતું સમજાવીને આપણે બધું સેવામાં બધું કરી દઈએ ઊંધું થતું અને પછી આપણને એવું ફળ મળે જેમ કે આપણે નર્કમાં જતા રહીએ તો પછી આપણી શી ભૂલ એમાં શું કરવાનું એમાં આપણી ભૂલ એ કે આપણે કોના માર્ગમાં આવ્યા તું એમ કે કયા માર્ગમાં આવ્યા આપણે જે જે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગ ના ગુરુ કોણ કહેવાય પુષ્ટિ માર્ગ શરૂ કોણે કર્યો શ્રી મહાપ્રભુજીએ મહાપ્રભુજીએ તો આપણા સાચા ગુરુ પહેલા ગુરુ કોણ કહેવાય મહાપ્રભુજી મહાપ્રભુજી હવે જે માર્ગમાં તમે આવ્યા એ માર્ગના રૂલ્સ અને રેગ્યુલેશન સમજ્યા વગર આપણે એમને માર્ગમાં આવી જઈએ ને પછી આવ્યા પછી આપણને કોઈ પ્રોબ્લેમ થાય તો એમાં રિસ્પોન્સિબિલિટી કોની કહેવાય દીદી આપણી જ કહેવાય આપણી જ કહેવાય કેમ આપણે જ્યારે માર્ગમાં આવ્યા તો આપણે એ રૂલ્સ અને રેગ્યુલેશન સમજીને આવવું જોઈએ ને એ સમજ્યા વગર આપણે જેમ તેમ ઘૂસી જઈએ ને પછી કઈ પ્રોબ્લેમ થાય તો એ તો આપણી જવાબદારી કહેવાય ને જો તને એક એક્ઝામ્પલ આપું જે રીતે આપણે નવી નવી સ્કૂટર કે બાઇક કે કાર ચલાવતા આપણે શીખીએ હજી આપણને પૂરું આવડ્યું નથી ટ્રાફિકના રૂલ્સ આરટીઓ ના રોડ ટ્રાફિકના રૂલ્સ આપણને ખબર નથી અને આપણે એમને રસ્તા ઉપર કાર સ્કૂટર બાઇક ચલાવવા લાગી જઈએ પછી એક દિવસ આપણું એક્સિડન્ટ થાય તો પોલીસ આપણને પકડે આપણે કહીએ કે મને તો રૂલ ની ખબર જ નથી મને તો ખબર જ નથી કે આવું ન કરી શકાય હવે તમને ખબર હતી કે ખબર નથી પણ એક્સિડન્ટ તો થઈ ગયું ને થયું કે નહીં કોને લાગ્યું એની અંદર નુકસાન કોનું થયું એટલે આપણું આપણું જ થયું તો આના માટે સારું શું કહેવાય પ્રિકોશન કોને કહેવાય કે આપણે રૂલ્સ અને રેગ્યુલેશન જાણ્યા પછી કાર કે બાઇક ચલાવવાનું ચાલુ કરવું જોઈએ બરોબર છે કે નહીં તો પહેલા રૂલ્સ જાણવા જોઈએ અને પછી ચલાવવું જોઈએ સાચી વાત છે ને હા તો બસ એ જ વાત અહિયાં પણ છે કે આપણે માર્ગ ની અંદર આવીએ છીએ તો એ મહાપ્રભુજી નો માર્ગ છે મહાપ્રભુજી મહાપ્રભુજીના ગુરુ છે તો કમસે કમ મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે ના માર્ગ ના નિયમો શું છે એ જાણ્યા પછી આપણે માર્ગ ની અંદર આવવું જોઈએ ને હા હવે એ જાણ્યા વિના આપણે આવી ગયા ચલો કોઈ ગુરુ ના ભરોસે કોઈ વૈષ્ણવ ના ભરોસે ને આવીને પછી આપણને કઈ સમજાયું નહીં તો મિસ્ટેક કોની કહેવાય આપણી જ કહેવાય આપણી જ કહેવાય હવે નરક મળે આપણને તો એ પણ મિસ્ટેક કોની કહેવાય આપણી જ આપણી જ કહેવાય તો બસ તો પછી એના રિસ્પોન્સિબલ પણ આપણે છીએ એટલે સમજવાની વાત એટલી છે કે પહેલાથી આપણે આ બધી વાતને સમજીને મહાપ્રભુ એના સિદ્ધાંતો જાણીને એના પછી મહાપ્રભુજીના માર્ગમાં આવવું જોઈએ અને તો આપણને કોઈ ડાઉટ ન થાય તો આપણને કોઈ મિસગાઈડ ન કરી શકે આપણને સાચી સમજ મળી શકે એટલે સામાન્યતયા સમજવાની વાત એ કે પુષ્ટિ માર્ગમાં આવો ઠાકોરજીની સેવા કરો એની પહેલા પુષ્ટિ માર્ગની દીક્ષા લો એની પહેલા મહાપ્રભુના સિદ્ધાંતોને મહાપ્રભુજીની વાણીને સમજવી જોઈએ અને એના પછી આપણે માર્ગની અંદર પ્રવેશ કરવો જોઈએ તો પછી આગળ જઈને આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય કોઈ વૈષ્ણવ કોઈ ગુરુ આપણને ન પણ મળે તો પણ આપણે સારી રીતે ઠાકોરજીની સેવા કરી શકીએ એમાં આપણાથી કોઈ મિસ્ટેક ન થાય જો આપણને મહાપ્રભુના ગ્રંથો મહાપ્રભુની વાણીની સાચી સમજ હોય તો બરોબર છે હા લે આગળ આમ પણ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય આજ્ઞા કરે છે કે શાસ્ત્રને સારી રીતે સમજીને ભગવત સેવા કરવી જોઈએ આથી પુષ્ટિ ભક્તિ માર્ગને અનુસરવા ઈચ્છનારે સંપ્રદાયના પૂર્વા પૂર્વાચાર્યોના ગ્રંથોના અભ્યાસ અનિવાર્યપણે કરવા જોઈએ સંપ્રદાયના મૂળ ગ્રંથોનો થોડો ઘણો અભ્યાસ પણ જેમણે નથી કર્યો હતો તેવા પુષ્ટિ ભક્તિ માર્ગીય માર્ગીઓ અવારનવાર ગેરમાર્ગે દોરાતા હોય છે તેઓએ જો સંપ્રદાયના મૂળ ગ્રંથોનો વાંચો વધતો અભ્યાસ પણ જો કર્યો હોય તો કોઈની સલાહ કે આજ્ઞા શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ છે કે અનુરૂપ એટલું તો ઓછામાં ઓછું તેઓ જાણી જ શકે બસ બસ આટલું સમજાવ જે કે શ્રી વલ્લભાચાર્યજી આજ્ઞા કરી છે કે આપણે શાસ્ત્રને આપણે પહેલા સમજવું જોઈએ પછી ભગવત સેવા સારી રીતે કરવી જોઈએ એટલે પુષ્ટિ માર્ગ ને જે જે હવે આના પછી ખબર ના પડી એટલે આમાં એ વાત આવી કે મહાપ્રભુજી એવી આજ્ઞા કરી છે કે બાપરવું એટલે શાસ્ત્રો ને સમજીને પછી ઠાકોરજી ની સેવા કરવી જોઈએ એટલે જે પુષ્ટિ ભક્તિ માર્ગ ને અનુસરવા માંગતો હોય એવા વ્યક્તિએ મહાપ્રભુજી ગોસાઈજી ગોપીનાથજી આ બધા આચાર્યોના ગ્રંથો નો અભ્યાસ અનિવાર્યપણે એટલે કે કમ્પલસરી કરવો જ જોઈએ અને સામાન્ય વાત એ છે કે જેને મહાપ્રભુજીના ગ્રંથો ક્યારેક વાંચ્યા હોય સમજ્યા હોય સમજવાની કોશિશ કરી હોય ચલો ભલે બધા ગ્રંથ નથી વાંચ્યા પણ એક બે ગ્રંથ પણ વાંચ્યા હોય તો કોઈ વ્યક્તિ તમને આવીને એમ કે કે આવું કરવું જોઈએ તો કમસે કમ એને આપણે વેરીફાઈ તો કરી શકીએ ને કે આ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે છે કે મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ છે એટલે જો મહાપ્રભુજીનો ગોસાઈજી ગોપીનાથજી આ આચાર્યોના ગ્રંથોનો અભ્યાસ આપણે થોડો બહોત પણ કર્યો હોય બધા ગ્રંથોને ભણી શકીએ એટલી તો આપણી ક્ષમતા નથી શક્તિ નથી પણ થોડુંક પણ જો ઠાકોર આ મહાપ્રભુના ગોપીનાથજી ગોસાઈજીના ને આપણે ભણ્યા હોઈએ તો કોઈ વ્યક્તિ આપણને ભલે પુષ્ટિમાં મતલબ મહાપ્રભુના વંશજ જ કેમ ન હોય કોઈ વૈષ્ણવ જ કેમ ન હોય પણ મહાપ્રભુજીની થી વિરુદ્ધ કે અનુરૂપ કે છે એટલું તો ક્રોસ ચેકિંગ આપણે કરી જ શકીએ પણ એ ક્યારે પોસિબલ છે જો આપણે પોતે મહાપ્રભુજીના ગ્રંથોને ભણ્યા હોઈએ નહીં તો સામેવાળા વ્યક્તિ જે કીધું આપણે એવું કરવા લાગી જઈએ એટલે એ વાત અહીંયા બતાવે છે કે આપણે ઠાકોરજીની સેવા કરીએ કે બ્રહ્મસબન દીક્ષા દઈએ એની પહેલા મહાપ્રભુજીના ગોપીનાથજી ગોસાઈજી આ બધા આચાર્યોના ગ્રંથોને સમજવા જોઈએ એમને ભણવાની કોશિશ કરવી જોઈએ અને એના પછી જ આપણે માર્ગની અંદર એન્ટર થવું જોઈએ તો આપણાથી કોઈ મિસ્ટેક ન થાય આપણાથી કોઈ પ્રોબ્લેમ ના થાય અથવા કોઈ વ્યક્તિ આપણને મિસગાઈડ ન કરી શકે એ વાત અહીંયા સમજાય સમજાયું હા જય જય હમ લે આગળ આથી જ શ્રી હરિલાલજી શિક્ષાપત્રમાં દુસંગ કોને કહેવાય તે સમજાવતા લખે છે આચાર્ય વચનાત જનઃ સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગો દુષ્ટ સંગમ અર્થ જો કોઈ શ્રી ની આજ્ઞાથી વિરુદ્ધ વાત કહેતું હોય કે પ્રભુથી વિમુખ થઈ જવાનું જવાય તેવું કાંઈ કંઈક કરવાની સલાહ આપતો હોય તો તેના સંઘને દુષ્ટ સંઘ જાણવો એવી આજ્ઞા જો પોતાના ગુરુની પણ હોય તો એવા ગુરુના સંઘને પણ દુસંગ સમજીને છોડી દેવો જોઈએ કારણ કે પુષ્ટિ માર્ગીમાં ગુરુના ગુરુના પણ ગુરુ શ્રી મહાપ્રભુ શ્રી મહાપ્રભુજી છે એટલે આથી શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં દુષ્ટંગ કોને કહેવાય તે તે સમજાવ્યું છે અને લખ્યું છે યોદ્વત્યન્ય થાવાક્યમ આચાર્ય વચનાથ જનઃ સંસ્કૃતિ પ્રેરકો વાપી સત્સંગો દુષ્ટ સંગમ એનો અર્થ છે કે જો જે બી શ્રી મહાપ્રભુજી નું મહાપ્રભુજી જે કેતા હોય તેનું જે ઓપોઝિટ હોય એટલે જે તેમનું વિરુદ્ધ કરતા હોય કે આવું ન હોય આવું ન હોય તેમને આપણે સલાહ નહીં માનવાની અને આપણા જો આપણા ગુરુ હોય તે પણ આપણને એવું એવું કહેતા હોય કે આપણે આવું કરવું આવું મહાપ્રભુજીની વિરુદ્ધ કહેતા હોય તો પછી આપણે તેનો સંઘ છોડી દેવો જોઈએ એટલે હરિરાયજી છે એમણે શિક્ષાપત્ર લખ્યા છે એકતાલીસ ફોર્ટી વન શિક્ષાપત્ર લખ્યા છે એની અંદર હરિરાયજી આજ્ઞા કરે છે કે દુસંગ દુસંગ એટલે કે દુષ્ટનો સંગ એવો વ્યક્તિ કે જે સારો નથી ખરાબ વ્યક્તિનો સંગ એટલે કે એની સાથે રહેવું વાતચીત કરવી એની સાથેનો સંગ એની કંપની કોને કહેવાય કોને દુષ્ટનો સંગ કહેવાય તો હરિરાયજી એને એ રીતે ડિફાઇન કરે છે કે જે વ્યક્તિ કેવલ ચોર છે ડાકુ છે મર્ડરર છે કે ભ્રષ્ટાચારી છે કરપ્ટ છે એવા વ્યક્તિઓને જ દુષ્ટ ન કહેવાય પણ હરિરાયજી એ રીતે ડિફાઇન કરે છે કે જે વ્યક્તિ મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ કામ કરતા હોય જે વ્યક્તિ મહાપ્રભુજીથી વિરુદ્ધ વાતો બોલતા હોય અથવા આપણે ઠાકોરજીથી દૂર થઈ જઈએ એવું કોઈ કાર્ય કરવા માટે આપણને સલાહ આપતા હોય તો એવા વ્યક્તિનો સંઘ જે છે એને દુષ્ટ સંઘ સમજવું જોઈએ એવા વ્યક્તિને પુષ્ટિ માર્ગની અંદર દુષ્ટ સમજવો જોઈએ ને એવી આજ્ઞા જો આપણા ગુરુ જેની પાસેથી આપણે દીક્ષા લીધી છે એ ગુરુ પણ જો એવી આજ્ઞા આપતા હોય કે જે મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ હોય મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ છે ઠાકોરજીથી આપણને દૂર કરી દે એવી છે તો એવા ગુરુનો પણ સંગ આપણને છોડવો જોઈએ એ વાત આ શ્લોક ની અંદર હરિરાયજી બતાવી રહ્યા છે જે જે મનામાં એક પ્રશ્ન છે હા બોલ મતલબ એવો થયો ને કે ચોર ડાકુ જે બધા હોય તે પણ શ્રી ઠાકોરજીની સેવા કરતા હોય તો તે સારા લોકો કહેવાય એવું હા એવું થોડી હોય જો લોકો કેટલીક ચીજ છે ને જો બંને તરફની દ્રષ્ટિ આપણને કરવી પડે એક તો કોઈ વ્યક્તિ એઝ અ હ્યુમન બિંગ એનું ખરાબ હોવું એક વ્યક્તિનું કોઈ રિલિજિયન ના કરસ્પોન્ડિંગ ખરાબ હોવું એટલે કે ઘણા વ્યક્તિ એવા હોય કે બહુ નીતિથી ધંધો કરતા હોય બહુ સારા માણસ હોય કે એમ દયાળુ હોય દાન ધર્મ બધું બહુ કરતા હોય પણ એ વ્યક્તિ ભગવાનમાં ન માનતા હોય અથવા ભગવાનથી વિરુદ્ધ વાતો કરતા હોય કે એ વ્યક્તિ ભલે ને ગમે એટલો સારો છે એનો સ્વભાવ ગમે એટલો સારો છે પણ ઠાકોરજીના વિરોધી છે તો એ વ્યક્તિથી ખરાબ બીજું કોઈ ન હોઈ શકે same way ચોર છે ડાકુ છે ભલે કઈ પણ કરતા હોય પણ કમ સે કમ બીજી રીતે પણ જે રીતે જો તને એક એક્ઝામ્પલ આપું ગોસાઈજી બસો બાવન વૈષ્ણવની વાર્તા વાંચી છે તે જે ના તે વાંચજે ક્યારે એની અંદર આખી તો નહીં પણ મમ્મી ને પપ્પા ને કોઈને કહેજે ગોતી આપે એમાં ચોર ની વાર્તા આવે છે કે ચોર હતો એને એક ચોરી કરવા માટે આવ્યો જ્યાં ગોસાઈજી બિરાજ હતા ને ગોસાઈજી એને પોતાનો સેવક કર્યો એ ચોરે કીધું કે હું તો ચોર છું તો ગુસાઈજી કીધું કે ભલે વાંધો નહીં પણ આજ પછી તારે એટલું ધ્યાન રાખવાનું કે તું ચોરી કરવા જાય ખોટું નહીં બોલવાનું તારે સાચું બોલવાનું એટલે ચોર ચોરી કરવા જતો તો પણ એમ કેતો કે હું ચોરી કરવા માટે આવ્યો છું એમ કરીને પછી ચોરી કરતો કોઈ પૂછે તો એમ કે હું ચોરી કરવા આવ્યો છું તે ખોટું નહીં બોલતો કોઈ દિવસ તો હવે આને સારું કહેવાય કે ખરાબ કહેવાય તીર્થ તને પૂછું છું જે સારું બી ન કહેવાય ને પણ કારણ કે તે ચોરી તો કરે છે ને ચોરી તો કરે છે હા બસ તો એ જ વાત અહીંયા બેઝિક સમજવાની છે કે કોઈ વ્યક્તિ ગમે એટલો સારો હોય ખરાબ હોય પણ મહાપ્રભુજી જો બે જે કીધું ને કે એક તો આપણે જે હ્યુમન બિંગ કોઈને ખરાબ માનીએ છીએ એની એક ડેફિનેશન અલગ હોય અને કોઈ religion ના corresponding એ વ્યક્તિ ખરાબ છે તો એની ડેફિનેશન અલગ હોય જે રીતે આપણે સામાન્ય લોકમાં તો ચોર છે ડાકુ છે murderer છે કરપ્શન કરવા વાળો માણસ છે એને આપણે ખરાબ માનીએ પુષ્ટિમાર્ગ ની અંદર કેવલ એટલું ખરાબ વ્યક્તિની ડેફિનેશન આટલી જ નથી in એડિશન જે વ્યક્તિ ગમે એટલો સારો હોય પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કહેતો હોય તો એ વ્યક્તિ ખરાબ જ છે એવું સમજવું જોઈએ ઠાકોરજી થી વિરુદ્ધ કાર્ય કરતો હોય ઠાકોરજી થી આપણને દૂર કરતો હોય તેવો વ્યક્તિ ગમે એટલો સારો હોય પણ પુષ્ટિ માર્ગમાં તો એ વ્યક્તિને ખરાબ જ સમજવું જોઈએ એ વાત અહીંયા બતાવી છે લોક ની અંદર તો એની વાવાઈ થાય કે ભાઈ આ માણસ કેટલો સરસ છે આ માણસ કેટલો સારો છે પણ માર્ગની અંદર આપણને ધક્કો જે તે દૂર કરે છે મહાપ્રભુના સિદ્ધાંતથી વિરુદ્ધ વાતો કરે છે એટલા માટે એ ખરાબ જ છે એવું સમજવું જોઈએ ભલે લોકો ભલે એને ગમે એટલો સારો માનતા હોય લોકો એની પૂજા કરતા હોય એને ગ્રેટ માનતા હોય તો પણ જો મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ કામ કરે છે ઠાકોરજીની સેવાથી આપણને દૂર કરે છે તો પછી એવા વ્યક્તિને પુષ્ટિ માર્ગની અંદર તો ખરાબ જ માનવું જોઈએ એ વાત અહીંયા સમજો અગર આપણે બહુ ભોળા હોય ને બહુ એ ઇનોસેન્ટ હોય તો પણ આપણે જો શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી થી હોય તો આપણે લોકમાં તો બહુ સારા કેવાય અને વખાણ પણ થાય પણ આપણે માર્ગ માર્ગમાં બહુ બહુ આપણે એટલે સારા ન કેવાય આપણે બીજા બધાનું રિટાના જે સારા લોકો હોય તેને શ્રી ઠાકોરજી જોડેથી અલગ કરીએ છીએ તો એના કરતા તો એવો વ્યક્તિ સારો છે ને કે ભલે ને ગમે એવો પણ પ્રેમથી ઠાકોરજીની સેવા તો કરે છે મહાપ્રભુના સિદ્ધાંતોને સારી રીતે પાડે તો છે તો કમ્પેરેટિવલી તો પુષ્ટિમાર્ગીય માટે તો એ વ્યક્તિ સારો ગણાય ખરાબ ન ગણાય બરોબર છે એટલે આપણું ગોલ શું છે મહાપ્રભુના સિદ્ધાંતોને સમજવું ઠાકોરજીની સેવા કરવી એ આપણો ગોલ છે હવે એની અંદર આપણા માટે જે પણ વ્યક્તિ હેલ્પફુલ છે મહાપ્રભુના સિદ્ધાંતોને જાણે છે મહાપ્રભુના સિદ્ધાંતોને સમજે છે અને મહાપ્રભુના સિદ્ધાંત સાચા સિદ્ધાંતોને આપણે સમજાવે છે આપણને એનાથી એટલું જ કામ છે એના સિવાય બીજું કંઈ કામ નથી એની હિસ્ટ્રી જોગ્રાફી જાણવાની આપણને જરૂર પણ નથી આપણું કામ ખાલી એટલું જ છે કે ઠાકોરજીની સેવા માટે આપણને હેલ્પફુલ થાય આપણને મહાપ્રભુના સિદ્ધાંતોને સમજાવે તો આટલા જ કામ થી આપણને કામ પૂરતું કામ આટલું જ છે આપણું તો એનાથી આપણે મતલબ રાખવું જોઈએ નહીં આપણા માટે જો આવો કોઈ વ્યક્તિ મળે તો એ તો સારો જ ગણાય ને કોઈ એવા વ્યક્તિ કરતા કમ્પેરેટિવલી કે જે વ્યક્તિ મહાપ્રભુજીનો વંશજ જે તો મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ કામ કરતા હોય મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કામ ન કરે આપણને પણ ઊંધું જગતું સમજાવે અને ઠાકોરજીની સેવાથી દૂર કરે તો કમ્પેરેટિવલી એવા વ્યક્તિ કરતા તો એ વ્યક્તિ બીજો સારો તો છે ને કે જે વ્યક્તિ આપણને હેલ્પફુલ તો થાય છે માર્ગમાં ઠીક છે ચલો તો સરસ કર્યું તીર્થ આજે આજે એટલું રાખીએ આગળનું જે દાન અને દેવદ્રવ્ય નો ટોપિક નેક્સ્ટ ક્લાસમાં જોશું આમાં ન સમજાયું હોય કઈ તો પછી પૂછજે ઠીક છે ભલે હા આજે રાખીએ ને સેટરડે કરશું હા હા હા એટલે તને સમજાયું બધું વિજય હા ભલે હા કઈ ન સમજાયું હોય તો પૂછજે વિજય હા ભલે ચલો હા નેક્સ્ટ સેટરડે મળીએ